આ તે મોહ કે માર આ મોહ કોની ઉપર જૂઠા સોના ઉપર સાચું હોય તો મોહ રખાય આ તો ઘરાક વેપારી જેવો સંબંધ માલ સારો મળે તો ઘરાક પૈસા આપે એવો આ સંબંધ છે જો એક જ કલાક વર જોડે ભાંજગળ કરે તો સંબંધ તૂટી જાય એવા સંબંધમાં મોહ શો રાખવો શેઠ કહે છે કે અમે શું કરીએ અમારે તો મિલકત છોકરાને આપવાની છે ચારસો વીસી કરીને કમાણી કરી અને તે પાછી પરદેશમાં કમાણી કરી અને પછી છોકરાને આપશે છોકરો તો રિલેશનવાળો છે રિલેટિવ સંબંધ અને પાછો અહંકારી કંઈ સાક્ષાત સંબંધ હોય રિયલ સંબંધ હોય ને કમાણી કરી આપતો હોય તો તો સારું આ તો સમાજને લીધે દબાઈને જ સગાઈ રહી છે અને તે ક્યારેક બાપ દીકરો લડે છે ઝઘડે છે ને ઉપરથી કોર્ટમાં દાવા માંડે છે કેટલાક છોકરા તો કહે છે કે બાપાને ઘરડાઓના ઘરમાં મૂકી આવવાના છે જેમાં બળદોને પાંજરાપોળમાં ના મૂકી આવે તેમ ઘરડાઓનું ઘર કેવું રૂપાળું નામ કાઢ્યું છે આ સગાઈમાં કેમ બેસી રહ્યા છો તે જ મને સમજાતું નથી આ રિલેટિવ સંબંધમાં અહંકાર ના હોય તો તો પછી એ ચલાવી લેવા જેવો સંબંધ છે તમે ક્યાં નથી જાણતા કે બાપને કેદમાં નાખીને રાજગાદીઓ લીધેલી આખું જગત ઘાણી સ્વરૂપ છે પુરુષો બળદની જગ્યાએ છે ને સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદીઓ આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે તે જાણે કે કાશીએ પહોંચી ગયા હોઈશું તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર અને ઘાંચી પછી ખોળનું ઢેફું બળદિયાને ખવડાવે એટલે બળદિયો ખુશ તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેફું આપી દે એટલે ભાઈ નિરાંતે સૂઈ જાય દવાખાનામાં જાય ને તો એનો મોહ ઉતરી જાય પણ એ લક્ષ્યમાં નથી લેતો નહીં તો અભાવ આવી જાય આ એક મોઢા ઉપર ઢીમચું થયું હોય ને તો એ જોવાનું ના ગમે ફરવા જાય તો એ કહેશે કે આ લોક જોશે તો કેવું દેખાશે આ બધી કેરીઓ છે ને તે કરચલી પડ્યા પછી ગમે નહીં આ માણસોને હું કેરીઓ કહું છું કારણ કે જે સડી જાય જેને કરચલી પડે એ બધી કેરીઓ આ કેરીઓને જો કરચલી ના પડતી હોય ને એવી ને એવી રહેતી હોય તો કામનું પણ આ તો કેરીઓ લાવ્યા તે ઘડીથી કરચલી પડવા માંડે આ કાકા કાકી હોય તે લગ્ન કરી આવ્યા ત્યારે કેવા સુંદર દેખાતા હતા અને હવે ઘેડા થયા તે ઘણું એ ના ગમે પણ કરે શું આ તો ઇન્ડિયા છે કેરી તાજી હોય તો અંગો પાંગ સુંદર હોય પણ કરચલી પડ્યા પછી કેવી દેખાય અબુધને એવી ચાલી જાય પણ બુદ્ધિવાળાની શી દશા થાય એ તો નરી ફસામણ છે લગ્ન વખતે તો એને એ ગમે પણ પછી કરચલી પડે તો ના ગમે પણ આ તો ઇન્ડિયા છે તે નભાવવું પડે આ દેહનું કેવું છે નાનપણમાં જેટલી મજા આપતો હતો એટલો જ અત્યારે ઘેડપણમાં પજવે કહેવાય શું કે આ દેહ મારો પોતાનો પણ પોતાનો થઈને પજવે દાંતને રોજ અજવાળીએ રોજ સુવાવડ કરાવીએ છતાંય દુખે આ આંખ પજવે કાન પજવે બધુંય પજવે જે પોતાનું છે એ જ પજવે એવો આ સંસાર છે